તમે જ્ઞાન આપ્યું પણ શુદ્ધ ઉપયોગ અમારથી અમારથી એટલો શુદ્ધ ઉપયોગ તમારા જેવો થતો નથી અમારે જે પણ તમારે જે એવી સરખામણી કરવાની જરૂર છે ને એ તમારા મનમાં ભાવ રાખી કે આપણે આવો શુદ્ધ ઉપયોગ રાખો એવો એકદમ થાય ને એ કઈ વહેલી વસ્તુ નથી શુદ્ધ ઉપયોગ નો અર્થ તો કે ગમે તે ઘાટ પડે કે હું શુદ્ધ છું એ પોતાનું શુદ્ધ આત્મા જ છું એ જવું ના જોઈએ શું કહ્યું? તો એ ઘા પડે સમજે? અને પછી એનામાં શું દેખાવું છે કે એ શુદ્ધ આત્મા જ છે બીજું નહીં દેખાવું એમ નામ શુદ્ધ થયો ગાઢ ભરત છે ને એ બધું આપડે જોયા તો ઊંઘવાડ્યા કરો આ નામ શુદ્ધ ઉપયોગ શુદ્ધ ઉપયોગ ને ક્ષમતા ધારી જ્ઞાન ધ્યાન મનોહારી જયારે અને જયારે નિવારી જીવ હરે શિવનારી શિવનારી એટલે બોક્સ કરમ કલંક ઉડી જાય તમારી આ દિનચર્યામાં બધું દેખાય એવું અમને તમે બધી કેવી વૃત્તિઓને વળાવી છો તમે જુએ છે એ જુએ આવી જાય હીરો તો જોવાનું મળે તો આપણે લખેલું જોવાનું ના મળે જોવાથી જ આવડી જાય જેથી એમ કહી ગયું પાણી પડી જશે પછી ના બોલીએ તો પડી જશે અને ગાળો બોલીએ મારીએ તો પડી જશે ઊંચા ગમે હારીએ તો બે રીતે આવી જગ્યા નહીં મળે પછી આ તો બધા બાવા એટલું કરવા માર્યું મનને કચેર કચેર થઈ જો વાટી વાટી ચટણી બનાય બનાય કરે મેં ઘડિયાળ ચટણી કરાવી છે એ કોઠવા ધારે છે એ કોઠવાની ચટણી કરીએ નામ શું કે છે દેહા ભીમાની ગલિતે શું કે દેહા ભીમાની ગલિતે જિજ્ઞાસે પરમાત્મની યત્ર યત્ર મનો યાતિ તત્ર તત્ર સરાય શું કહ્યું? એ- શું કહે? ના, તમે સમજો નહીં અમને ખબર નહીં પડે દાદા શું કહ્યું ચાલો સમજાવ્યું ખરું પણ મને યાદ નથી રહ્યું બધું ખરું બધું મારે દાળ કરી શાક રોટલા રોટલી બધું બહાર તમારે ત્યાં કરવાનું છે <laughs> છપ્પન ભોગ તમે જમાડવા બેઠા છે લેવાના છે આજે કે છપ્પન ભોગ તમે જમાડવા અમને બેઠા છે તો અમે જમીન લેવાના હવે જનતા <laughs>